મન મે રાખા ભાઈ એડી ભક્તિ માં નહીં દોની મેં ઘર ભર રાખ્યો આ ફોટો મેં આગી લેવા મેં મન મે રાખા આ કેવું ની વાત થાય મહારાજ ઘર મે ભગવાન રી ફોટો વેકે તો ભગવાન રી ફોટો સુંદર ભાવ મન મે મિલે મેં તો ફોટો મે વિશ્વાસ નહીં રાખા મેં તો મન મે રાખા અને કુતા મિંદરી ઘણી ફોટવા રાખડી વાને મન મે રાખો નહીં પછી વાને કે ફોટવા મિલે પ્રભુ ઘર મે ભગવાન રા ચિત્ર વેકે તો દેખન મન પ્રસન્ન હોય आदमी बारू तपियोड़ो आवे खिन्न आवे उदास आवे ग्लानियों भरियोड़ो आवे और जो भगवान रो सुंदर प्यारो सो बाल कृष्ण लाल रो फोटो दीख गयो है तो जणी आदो पारो नीचे उतर एक ए राके नी राके बाया थेओ करो एर घर में रिया बड़ता मैं बड़े घरे बारी एक बाल कृष्ण लाल रो एड़ो हंसते हुए फोटो राखो एक ठाकुर जी रो फोटो आवे के यूं एक ठाकुर जी रो फोटो मार दे केड़ो यूं कान रे कने यूं हाथ है भगवान रो जो चिड़ा रिया की नहीं एक हाथ में माखन रो लूंदो है और एक हाथ में एक हाथ यूं भगवान चिड़ा एड़ो फोटो तो गरीब उना उनो जो बाईरो जो धनी हो बहुत रीस करतो बहुत रीस करतो वा कई करियो वा फोटो एकदम घरे चौक में लगा दियो वो ड्राइंग रूम वे जटे आन बैठे मीनक उठे लगा दियो અમે મીનક જોઈ रिया બળતો આવે લુગઈ કે रिया पचे बळजो पहली आ फोटो देखो बोले इन फोटो में कही है बोले इन फोटो में भगवान थाने चिड़ावे एक देख मैं तो माखन रो लूंदो खा रियो हूं ने तू खाली रिया बळे रसोई में एड़ो बढ़िया श्रीखंड पड़िया एड़ो बढ़िया पराठा पड़िया वे जान खावे ने क्यों रिया बळन कायारो खो करे हो ताने कह रिया जणे ओनो रीस उतर जा मारे પણ દકે ફોટવા એડી લાગોડી आप रे घर ने भगवान रे चित्रों सजाओ भगवान रे नामों सजाओ सुंदरकांड कितनी बार पढ़ियोड़ो आप सब रे सुंदरकांड में हनुमान जी किने घरे पदरावणी करी लंकार माई ने मैल तो रावण रहेंगू बढ़िया हो पर पदरावणी किनरे घर में करी क्यों भाई उन्हें घर में कही हो हाँ पचे जानो तो इतना हो पचे करो क्यों कोनी रामायुध अंकित ग्रह शोभा बरनी न जा नव तुलसी का वृंदत देखी हर्ष कपीरा હનુમાનજી રો મન પ્રફુલ્લિત હોઈ ગયો સારી થકાન મિટ ગઈ યાત્રાજી કરે तुलसी रो वृक्ष और भगवान रो नाम लिखियोड़ो वैष्णव मिलो पचे जिन घर में वैष्णव रहे वो घर देख के ही महाराज विश्राम मिल जावे वो घर देख के ही आनंद हो जाए प्रभु सोचो आप એડો ઘર આપણો બી વે મહારાજ ભલે બંબઈ में रहो तो कई हो गयो महाराज जरूरी थोड़ी है कि આપણે की नहीं देखा देखी घर बढ़िया बढ़िया बनो आलीशान आलीशान बनाओ પણ જીતો ઘર आलीशान है वेड़ी आलीशान भगवान रो फोटो भी घर में लगाओ भगवान रा चित्र भी घर में लगाओ एक तुलसी जी रो पौधो अपने घर में होनो चाहिए प्रभु अपने घर में तुलसी जी नहीं बाकी घणी घणी वे कई उग्योड़ा कैक्टस ने फैक्टस वे उगा ले એ ફૂલ वो फूल तुलसी जी नहीं उगाओ પછી કેડા ભાઈ આપા કેડા धर्मवान हाँ नाथ भगवान रो चित्र घर में वे वो सब बातें होनी चाहिए तो कहे भाई नरसिंह जी रो घर छानो नहीं नरसिंह जी रो घर ओळकान में आ जाला जाओ वाणे घर में कीर्तन हो तो मिलेला और वे कोकलिया जी महाराज जोता जोता पूग गया पू गया तो वाक्य में घर में कीर्तन वे तो कोकलिया जी तो मन में जाणियो कूटे जाऊं ने जाओ तो मने पहली तो दूसरा लोडाई क्योंकि भाई બેટી રે હાસરા હું આવ્યો હું કે પહેલી દુસા લોટાઈ પછી પહેલી તો મેવારી મનવાર કરી પહેલી તો કહે ભાઈ કાજુ બદામ લો મેં થોડો ખાઉં કયો કે દાંત હે કોની દોર જ છબે દાકા દાકા ખા લ્યો કી કોની ધીરે ધીરે છપતી રહે પછી મને મીઠારી મનવાર કરી કાજુરી કતલી તો ખવાઈ જ ખા લ્યો દો તીન પછી જીમણ રોકાય તો આપા તો ખીર પૂડી જ ખાવા બાકી કી ખાવા કોની હવે મનરા લાડુ ખાવે ખીર પૂડિયા ધકે જાજને ઠા પડે હે કઈ ધકે कोकलिया जी महाराज जो घर में घुसिया घर रे माई ने चौक में कई बूढ़ा बूढ़ा संत बैठा आ क्यों आंदा कई खोड़ा कई पांगला मातो घोट करायोड़ो एकदम पड़ा पड़ करे तावड़ा में डम्बर रोड की कर चिलके जो माता चिलके महाराज एड़ा सब बैठा और જોઈ પાંડ્યાજી ઘરે માઈને ઘુસ્યા નરસિંહજી રો સાદુડા ને કેડો ભાઈ આપણે ઘર में કોઈ આવે આપાકીને રોટી નહીં ખવા શકા પાણી નહીં પા શકા પણ આયોડારો કમુકમ હસન મુળકન તો સ્વાગત કર્યા કરો પાંડ્યાજી મેં ઘુસિયા બેટોડા એક હશે હડડ દો હશે હડડ બેટાજી કહેંગી હડડ હડડ હડડ હસિયા કે મહારાજ કે હું કઈ વિયો એકદમ અરે પાંડ્યાજી તો જાય પોળી માય ને સીધો દો રામજી રસોઈ કરાલા માને હાથો સીધો पांड्या जी घर में घुसिया साधुड़ा हसिया के महाराज एकदम चक्कर में आई गए ओ कई मैं कटे आई गए उन हसीरी ध्वनि थी तेजी और जीते जो पांड्या जी महाराज की धोती ही वा धोती पग में अड़गी नीची नीची धोती पहरे तो समस्या बहुत बेवता बेवता कटी पग में अड़गी वे तो है जो जो दंडोत वे धके भले कोई हो પગ અડગ્યો ધોતી में जो પડ્યા ધડીમ કરતા નીચે ઓ પાંડ્યાજી કહે રહ્યો ભગત આયો પક્કો કોઈ આવે હાથ જોડતો કોઈ આવે માથો નીચે કરતો ઓ તો દંડોતા કરતો જ આવે ઓ ભગત પક્કો હે ज्ञान दास और मान दास के मन में पांड्यो भायो और सूरदास जी बोलिया हो तो न्यो तो देवण आयो અરે તો ન્યોત જ દેવું ને આયો અરે મરાજ કે મેં તો હેટે પડ્યો મારા ગોડા ભાગાજી ને કે નહીં સુતી નહીં આટે આને જીમણ ભાવે અરે નરસિંહજી કે આપ યું કઈ કરો આપ યું કઈ કરો અરે મહારાજ કે કી કરું કોની પડ્યો હું બેઠો તો કરો ઓહો મહારાજ ને બેઠો કરો <laughs> બ્રાહ્મણ દેવતા કટુ પધારી આપ કટુ આવણું હોય આપરો કોકલિયાજી મહારાજ બોલ્યો કોકુપત્રી લાયો હું અંજાર નગર હું આ કોકુપત્રી લો તીન દિન રો પાળો ભૂકો હું ભૂખ લાગીએ આટો સીધો દો <laughs> આઠો દેવા સીધો દેવા હા હા પાકતી ઉભા ઉભા સુરદાસ ને માનદાસ જ્ઞાનદાસ હેંગ હશે કોકલિયાજી મારા ભૂકે મિનક ને રીસ ઘણી આવે કોકલિયાજી કહે મેં કોઈ ચુટકલો કહે છે કે હેંગ હસો ભૂખ લાગી કે આટો બીજો તો બોલે નરસિંહજી દે અમાર નરસિંહજી આને દોની કી નરસિંહજી કે બ્રાહ્મણ દેવતા એડી વાત હે આ અરે દેવાને લેવાને જોશી રામજી રો ના વ્યવસ્થા કરો નરસિંહજી કે ભાઈ દેવું ને લેવું ને રામજીરો નામ હે તુલસીજી રી માળા લે લો અને સાળગ રામજી રી સેવા હે મહારાજ કે મેં તો ભૂખા મરું નટે સેવા લે લો પ્રભુ નરસિંહજી મહારાજ તો કુકુપત્રી બાચ નરસિંહ મગન ભયા અરે માને માં કવ્યાઈ ભલા યાદ તો કિયા નરસિંહજી રો મન બડો સરલ હે સમધી યાદ કર્યો ઉણ બાત માંથી રાજી વે ગયા બતાવો યાદ કરન માત્ર શું જો રાજી હો જાવે એડા સમજે હું રૂપિયા માંગણા ને વસ્તુ માંગણી કેટલી બડી મૂર્ખતા હે મિનકરો પ્રેમ દેખણો ભાઈ ધનને કદઈ નહીં દેખ નરસિંહજી રાજી હોયા માણે બ્યાઈજી દેખો મને ભૂલ્યા ને ઇત્તા વર્ષ વેગ્યા બેટી દિયા ને પણ આજ યાદ તો કિયા પણ મન મેં સોચે ભાઈ મેં કરું કઈ જીતે ઘરમું નરસિંહજી ની લુગઈ બોલી નરસિંહજી રે આ દુજોડી લુગઈ હો પહેલોડી ઈ વાતો ઘણી હેણી હી પણ વા તો ભગવાન રે ઘરે ગઈ પ્રી બત્રીસ સાલ રી નરસિંહજી રી ઉંમર હી જેને ધન ઘણો હો જેને પરિવાર વાળા માડાણી નરસિંહજી રો બ્યાવ કર દયો ને દુજોડી આઈ જી કેવા ભુજઈ રે ભાઈ પેરી જાય ભાઈ બડી રીસ રી ખારી ભાઈ વાહ બોલી अरे घर में सू बोली मेहता नरसी जीरी नार जी घर जन તું ચૂપ રે થને માયરારો કઈ બહાર આવ્યો ભાઈ તું હાથે હાલે તો ચાર દિન થની જીમણ જીમણ અરે ટેલ તો કરેલા મારો સિર્જનહાર જો મને બનાયો હે કોઈ મારે માયરારો કામ ભી કરેલા તું હોચ મત કર થારે પીરા હું કીની મંગાઉં નરસિંહજી મહારાજ વા કુમકુમ પત્રી હાથ મે લી અટીને વો ડોકરો को कलियो कुरलाय कर પડ્યો ધરણી મુરઝાય મુખ પૂછે સે લાય કર નરસી કંઠ લગાય. એ ભૂ ચાલ્યો ભૂકા મરું और તે નહીં દીનો ચૂન અરે શ્રીરંગ કીની મસ્કરી અગજળ્યો જાત મમ ખૂન કોકલિયાજીને ચક્કર આવ્યો અને કોકલિયાજી હેઠે પડ્યા નરસિંહજી પાણી છીટા અરે મહારાજ કઈ ગયો કઈ ગયો મહારાજ બોલ્યા ભૂ ચાલ્યો અને ભૂકા મરું તીન દિન પાળો બેન આવ્યો ને ભૂખ લાગી પેટ ઓર ભોજન પાણી રો પૂજણો તો કટી ગયો ને ધણી લુગઈ આપસ માં લડો એ કઈ લોગારી આ ઉપાય હોયા કરે ધણી લુગઈ આપસ માં લડન ઢૂક જાય કોઈ મહેમાન આ જાવે ને હું ફટાફટ ભગાવણો વે તો ધણી લોકો आपस में ही लड़न ढूंढ जाए एक गांव री बात बताऊं एक घर में कई योग एक मेहमान आयो पावण आया कोई હવે લુગઈ કેરે પાવણ આયા એ ઘીન બાટિયા ખાયા બિના જાવેલા નહીં ને ઈ હુના ઘી બાટા ખવાય હું કઈ જેને લુગઈ કયો આપણે ધણીને કયો થે કમરા में આવો કમરા में बुलायो કમરા में बुलान માચા માતે બિછાયો પતનો ને ધણીને દિયો હાથ में દંડો ને હાથ મેં ડંડો દેન કયો થેમ માચા માતે ધના ધન કૂટો ડંડો ને મેં બોબાડા કરું ઓય રે મારે રે ઠોકે રે ઓય રે ઓ બારે બેટો જાણી કે ધણી લુગઈ અડક ઠોકી જે આપણે ઘરે જાઓ ભીંદ કે ભાઈ તું તો જબરી દિમાગ વાળી કે થેટ ચાલુ વો આવ વો ભીંદ દબા ધબ પુનઃ માચા માતે કૂટે ને વાહ ઓય રે મારે રે ઠોકે રે કૂટે રે ખાસી દેર કૂટ્યો પછે લાગ્યો રે કે હમે તો પક્કી વાત ગયો પ્રોઈ જેણે લુગઈ બોલી કે દેખ ભીંદ બોલ્યો કે દેખ મેં ઈ તો ઠોક્યો પણ થારે લાગી કોની ભીંદ ગઈ બોલ્યો કે મેં તને ઈ તો ઠોક્યો પણ થારે લાગી કોની વા બોલી કે થે ઈ તો ઠોક્યો પણ વાકે મેં તો મેં રોઈ કોની બારે વો પાવણો કે જેને મેં ગયો કોની તો નાથ મહેમાન ને ભગાવણો હોય તો કઈ જણ આપસ में લડનો ચાલુ कर दे नरसिंह जी बोलिया કે ભાઈ તું ચૂપ રે ઓ કોકલિયાજી મહારાજ બોલ્યા કે ધણી લોકો આપસ में લડો મને ભૂખ લાગી મારે તો કી કરો વ્યવસ્થા મને ભૂખ લાગી હે મારે કી કરો જેણે મહારાજ નરસિંહજી કયો મહારાજ એડી કરડી ભૂખ લાગી હે પહેલી બોલતા ઓ જ્ઞાનદાસજી મોટોડો તુંબો લાવો તુંબો મંગાયો મોટોડો કોકલિયાજી જાણી મેં કોઈ કાજુ પિસ્તા ધરિયોડા હોય પરસાદરા ભેળા કર્યોડા જીકા દે હવે ઉન તુંબા में हाथ गाले પણ હાથ ફિરે હાથ में આવે की कोन कोकलिया जी के नरसिंह जी इन तुम्बा में कही है કે થાણે હાથ में की आयो बोले हाथ में तो मारे हवाई जाई बोले हवाई જ है कि वेतो तो પછી થાને क्यों देवता तो बोले इन खाली तुम्हारो कई करूं आ नरसिंह जी तुम बो दियो हे नरसिंह जी तुम बो दियो के आटो लावो मांग अरे ई दण लाई जो आवता और लूण मिर्च और सा नरसिंह जी को तुम बोलो गांव में जाओ आटो मांग लियो પાછા આવતા લૂણ મિરચ ઓર શાક દી લઈ જો રસોઈ બના દીજો થઈ જીમ લીજો ને માની જીમા દીજો મહારાજ તો જેલિયો મત ए भर दिया मायरा श्रीरंग जी ए आई गया थाने गांव में थाने तो पूरे गांव रा भाग खुलिया ए तो हम ही मन के थे मांग लाओ मानो पेट भरो माने कही जी प्रभु नरसिंह जी तो आपने कुकू पत्री ली और जिन रस्त जो द्वारिकापुरी जाऊन वालो जो रस्तो हो उन रस्ता माते एक पीपल रो पेड़ हो उन पीपल रे पेड़ माते वो कुकू पत्री का नरसिंह जी रख और भगवान ने प्रार्थना करे એ સગારા કાગદ આયા છે જી સાવળ સા ઓ સગારા કાગદ આયા છે જી સા આકાશવાણી હુઈ એ નાગરિયા એ નરસિંહ તું ચિંતા મત કર હરી ભગતન કે સહાય આજ તક કદી ભગતરો કામ ભગવાન ની કર્યો બેડો હુયો એ કઈ ચિંતા મત કર સબ હો जाला નરસિંહજી મગન હુયા વાણી સુણ પરસન ભયો મન મે ધીરજ ધાર એ નાની બાઈરો માહેરો ભરસી સિરજનહાર वाणी सुन परसन भयो मन में धीरज धार वाणी से बोलो परसन भयो मन में धीरज धार ए नानी बाईरो माहिरो हरसी सिर जनहार હારિકા પીપળી ધરી નરસિંહો જાય ઓર નરસિંહજી પાછા ફર્યા તો જદુપતિ લઈ જોઈ નરસિંહજી પાછા મુડ્યા ઠાકોરજી તુરંત પત્રિકા ઉઠાલી और नरसिंह जी ने आश्वस्त कर दियो हे नरसिंह तू चिंता मत कर थारे सब काम री चिंता मारे माते माया एड़ा मारा भगवान है जाने मायरा रोहित तो कोड है हमें भाई देखो હિસાબુ ચાલનો તો આજ આગે હો ગાડોલી માતે પણ હવે ટેમ દિયોડી ઉતી તો વેગી કાલે ગાડોલીરો પ્રસંગ આવેલા ઠાકુરજી ખાતી પણ ના આવે દેખો તે વામન અવતારનો પ્રસંગ સુણ્યો કૃષ્ણ અવતારનો પ્રસંગ સુણ્યો રામ અવતારો પ્રસંગ સુણ્યો કાલે આપને ખાતી અવતારની કથા સુણાવો ચોઈસ અવતારો નિરાળો અવતાર તો મહારાજ ભગવાન ખાતી પણ નરસિંહજીની તૂટી ફૂટી ગાડી સુધારને આવે ઓર પછી નરસિંહજી માયરો ભેળો કરપરો ઓર માયરો ભરને જાવે અટે તક પછી આગે તે કટે ઠાકુરજી પહોંચાવે વો ઠાકુરજી માતે હે દ્વારકાપુરી ઠાકુરજીને કાગજ પહોંચાયો હે તો દ્વારકાધીશને યાદ તો કર લો અરે મારો ભેડો कीर्तन करो था तो पढ़ना चाहिए ये करतालों का उपयोग कब करोगे भाई खाली सिनेमा में ही सुंदर दृश्य देख के ताली बजानी आती है खाली नाटक तमाशा देख के ताली बजानी आती है भगवान का नाम लो हरि कीर्तन गाओ काम है फायदारी बात है एक बाप आपरे बेटा ने दस रुपया देवे और वो दस रुपया में भी बहुत बढ़िया कमाई करन लिया हुए तो बाप रे मन में कई आवे इनने तो सौ रुपया देना चाहिए तो महाराज જાણ લોગારે મન में नाचन रो तो आवे पण के बाप जी गोडा घना दुखे भगवान रे आगे अगर डूबता गोडा में नाचा भगवान के डूबता गोडा में एड़ा नाचे तो याना गोडा हावड़ कर देवा जरे केड़ा नाचेला मारे हावड़ वे उत्तरी कथारी महिमा वास्तव में अद्भुत है और भक्त भी वास्तव में अद्भुत है प्रभु कुछ शब्द नहीं है मारे कने નાની બાઈ રે માયરા રા ગુણગાન ગાઉને વાસ્તે યા નરસિંહજી રે ભક્તિરા ગુણગાન ગાઉને વાસ્તે પૂજ્ય મહારાજ શ્રી પધાર ગયા પૂજ્ય મહારાજ શ્રી એક ચલતો ફિરતો વૃંદાવને પ્રભુ હવે મને એડો લાગે મેં વ્યાસપીઠમાં તેની વૃંદાવનમાં તો બેઠો પ્રભુ एक वृंदावन आके सालासर धाम को वृंदावन बना गया प्रभु देखो भाई मायरो कितनी बारी सुनो एक बात पक्की ध्यान में ले लीजो नरसिंह जी भगवान रा सहज भक्त है नरसिंह जी ने आप धनार्थी मत समझो क्योंकि बार बार नरसिंह जी मायरा वास्ते भगवान ने कहे मारे मायरो भर मारे मायरो भर तो आप लोग को महाराज एक तरफ तो आप नरसिंह जी की भक्ति री बातें करो और दूसरी